એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે તો બોટાદમાં બેઠા બેઠા ખ્યાતિ અને કાવ્યા વાર્તા સાંભળે છે અને એમની સાથે સિદ્ધાર્થભાઈ પણ છે આવો આવો ખ્યાતિબેન સિદ્ધાર્થ ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે અને વાર્તાનું નામ છે ઘડો અને કૂવો ઘડો હોય ને પાણી ભરવાનો રણક રણક અવાજ કરીને એણે કુવાને કહ્યું કુવા કાકા કુવા કાકા ખોટું ન લગાડો તો એક વાત કહું તમને કુવો તો કે ને ભાઈ ખોટું લગાડવાનું તો હું શીખ્યો જ નથી ખોટું શું લગાડવાનું એમાંય તારું ખોટું લગાડવાનું ઘડાએ તો ઠાવકું મોઢું કરીને કહ્યું મને થાય છે કાકા કે આ થઈ થઈને તમે કૂવો શું થયા હે સાગર થવું હતું ને દરિયો થઈ થઈને કૂવો થયા જો તમે સાગર હોત તો હું મોજથી એમાં ડૂબકીઓ પર ડૂબકીઓ મારીને નાથ અને ધરાય ધરાઈને તમારું પાણી પીવત હો કુવા કાકા તમે સાગર થયા હોત તો પણ શું થાય તમે તો માત્ર મામૂલી કૂપ છો મામૂલી કૂવો છો કુવાએ જવાબમાં કહ્યું તારી વાત તો ખરી છે બાપુ હું માત્ર મામૂલી કૂપ છું કૂવો છું એથી તો હું શરમનો મારો અહીં છાનો માનો એક જગ્યાએ પડી રહું છું ઘડાએ થોડીક લાગણી બતાવ્યો અને કે મને તમારી દયા આવે છે કાકા આ તમે જો સાગર હોત તો હું તો તમને ન્યાલ કરી નાખત ન્યાલ તમારી બધે વાહ વાહ થઈ જાત અને મારી જોડે તમે અમર થઈ જાત ખબર છે તમને અમર થઈ જાત અમર પણ શું થાય તમે તો માત્ર મામૂલી કૂવો છો તમારું ઊંડાણ કેટલું અને દરિયો તો કેટલો ઊંડો હોય તમારામાં પાણી એ કેટલું અને દરિયામાં તો કેટલું બધું પાણી હોય કુવાએ કહ્યું હા હું માત્ર મામૂલી કૂપ છું મામૂલી કૂવો છું એ વિશે કાંઈ શંકા નથી પણ મારી ચિંતા કરવાની તું છોડ અને મારી દયા ખાવાનું છોડી દે અને એકવાર આંખો મીચીને મારી અંદર કૂદી હો દીકરા ગમે તો લાખ ડૂબકીઓ માર અને એક પેટનું સાત પેટ કરીને પાણી પીને અરે પીવું હોય એટલું પી અને લેવું હોય એટલું લઈ જા મારી મૂડી ઓછી થવાની મને સહેજે ચિંતા નથી કેમ કે મારા પેટાળમાંથી તો પાણી જ પાણી આવે છે અને એ મીઠું મીઠું સાગરનું પાણી તો ખારું હોય હો દીકરા એ પાણી કોણ પીવે ખારું પાણી કોઈ પીવે આ તારા પેટમાં જે પાણી ભર્યું છે ઘડાના પેટમાં એ મીઠું પાણી હોય ને હું જીવતો છું અને જીવતો રહેવાનો પણ ત્યાં લગી તું સાજો સમો ને જીવતો રહેવાનો છે હો જ્યાં સુધી હું છું ત્યાં સુધી તું છે દરિયાનું કા પાણી કોઈ પીતું નથી ભાઈ આખી દુનિયાને પૂછી લેજે હો દીકરા ઘડો હવે કાંઈ બોલો નહીં હો એને તો બધી વાત સમજાઈ ગઈ હો કાવ્યાબેન બેન ઘડાને થયું કે હું તો ખોટો ખોટો ફૂલાતો હતો કૂવો છે તો ઘડો છે તો ભાઈ આવી હતી આ ઘડો અને કૂવાની વાર્તા તમને મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બહેન ને બહેનપણીને કહેજો પાછા આવજો